ચારો બેકાર હો તો ઊંટ વૈદું કરો એ ઊંટ વૈદાના પ્રતાપે હું સાજો તાજો થઈ ગયો છું પાશેર નેપાળો ને અડધો શેર દહીંનો એવો એક તુક્કો હાથ લાગ્યો છે કે બસ ગામમાં વાવા થઈ ગઈ છે ઘરાક આવ્યા લાગે છે અંદર આવો નમસ્તે વૈદરાજ નમસ્તે પાશેર નેપાળો ને અડધો શેર દહીંથી મને તો કઈ ફાયદો થયો નહીં અરે મફતચંદ ફાયદો કેમ ન થાય સત્તાણું વર્ષથી મારા બાપ દાદા વૈદાનો ધંધો કરતા મુવા પણ મારે હમણાં નથી મરી જવું એમ હું મરવા દઉં પડશે નો ઈ જ પ્રયોગ ચાલુ રાખો અરે પણ સોસો ઝાડા થાય છે ને ઝાડામાં લોહી પડે છે ઝાડાથી તો મળ સાફ થાય છે પણ ઝાડામાં લોહી પડે જ નહીં પણ મેં મારી આંખે જોયું એ તો આંખનો વિકાર શરીરમાં જ લોહી નથી તો પડે જ ક્યાંથી ત્યારે શું જૂઠો ત્યારે શું સત્તાણું વર્ષથી મારા બાપ દાદાએ વૈદું કીધું તે જૂઠા છે મારી વિદ્યાના ચમત્કારે જમરાજા પણ ભાગી જાય છે અરે વૈદરાજ આ મારો સાંડિયો આખું ચીબરું ગળી ગયો ને હવે ગરદનની હેઠે ઉતારતો નથી બધા કહે છે એની ગરદન કાપી કાઢવું પડશે અરે એવું તે હોય ક્યાં છે એ સાંઢિયો આ બાર ઉભો છે હાલ આવું મફતચંદ હવે જોજે મારો ચમત્કાર આ ઊંચી ડોકમાં એક મુક્કો માર્યા બરાબર ચીબરું બહાર આવ્યું સમજ જોજે હો એ કેમ મફતચંદ જોયું આ તો ભલે ચમત્કાર ભાઈ સત્તાણું વર્ષનું વૈદો આમ જ પહોંચે લઈ જા તારા ઊંટને લાવ પાંચ રૂપિયા વૈદો ઓ વૈદો મારી માં આખી સોપારી ગળી ગઈ છે તેના ગળામાંથી બહાર નથી આવતી ને પેટમાં નથી ઉતરતી મફતચંદ જોજે આ બીજો ચમત્કાર ઓપરેશન વગર ડોશીને ગળેથી સોપારી કાઢી દઉં ત્યારે હું સાચો હવે તો મને ખાતરી થઈ ગઈ ડોશીને અંદર લઈ આવો બેસાડો ડોશીમાં ડોશીમાં ડરશો નહીં બધા બાજુ હટી જાઓ સાંધિયાનું ચીભડું કાઢ્યું તો ડોશીની સોપારી નીચી સાથ એ અરે આ તો રામચરણ થઈ ગઈ જાનવરના ઈલાજ છે તે માણસ પર અજમાવાય ડોશી મરી ગઈ બને જ નહીં સત્તાણું વર્ષ પહોંચાડો પહોંચાડો સૌ આદરણે પ્રધાન પહોંચાડો પહોંચાડો સૌ આદરણે પ્રધાન મારો ભાઈઓ જીવનમાં વૈદાનું ન લેવા. હળદરનો દહીંગામ પીયો ગાંધી કઈ તું ભરતો હતો ત્યારે નહોતો જાણતો કે કાળશીએ ભમતો હતો પાસે ને પાડો અડધો દહીંનું કામ પોતાનો કાલના બૈલાનું મેં આજે બોલના પોતાનો પોતાનો સવારે ને પ્રધાન ના મારો માયો જીવનમાં બૈલાનું નામ પોતાનો પોતાનો સવારે ને પ્રધાન ના મારો માયો જીવનમાં બૈલાનું નામ એ મરી ગયો રે બાપના તો એ લાગ્યો હતો તું